એ આવો આવો મારા નાના મોટા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ સાંભળો સાંભળો આજે તો ચાહત અને નીરવા વાર્તા સાંભળવા આવ્યા છે સાંભળો સાંભળો બટુરિયાઓ આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું યશવંત કડીકરની આ વાર્તા છે અને વાર્તાનું નામ છે મહેનતની કમાણી એક મનુ નામનો છોકરો હતો એનો સ્વભાવ ખૂબ જ સારો હતો એ બીજાના દુઃખ દર્દ જાણે મનુને બીજા બે ભાઈ હતા બંને એક નંબરના તોફાનીને ઈર્ષાળુ હતા મનુને એમની ખરાબ ટેવો જરા પણ ગમતી ન હતી માતા પિતા તો એમની ગરીબાઈથી પહેલેથી જ દુઃખી હતા અને ઉપરથી રોજ આવતી મોટા બે દીકરાઓની ફરિયાદો સાંભળીને એ માતા પિતા વધુ દુઃખી રહેતા હતા જ્યારે ગરીબી એમને હદ કરતા વધુ તંગ કરવા લાગી ત્યારે ત્રણેય દીકરા કામની શોધમાં ઘરેથી નીકળી પડ્યા ત્રણેય ભાઈઓ જ્યારે ઘરેથી જઈ રહ્યા હતા ત્યારે બાએ એમની માએ એક એક રોટલીએ ત્રણેયને આપી ચાલતા ચાલતા ચાલતા એ ત્રણેય ભાઈઓ કામની તપાસમાં રણમાં આવી પહોંચ્યા રેતીનું રણ હોય ને બપોરની સખત ગરમીમાં ત્રણેયની દશા બુરી હતી હો ખૂબ ખરાબ છેવટે એક ઝાડની છાયામાં જઈને ત્રણે બેઠા બેસતા જ નાનો ભાઈ એમ કહેતો સૂઈ ગયો કે થોડો આરામ કરી લો થોડો આરામ સૂતા જ મનુને ગાઢ નિંદર આવી ગઈ મોકાનો લાભ ઉઠાવતા બંને ભાઈઓએ એની પોટલીમાંથી રોટલી કાઢીને અડધી ખાઈ લીધી જ્યારે મનુની ઊંઘ ઉડી તો એને ખૂબ જોરથી ભૂખ લાગી હો એણે એની પોટલી ખોલીને જોયું તો રોટલી એમાં ન હતી એણે ડરતા ડરતા હિંમત કરીને બંને ભાઈઓને પૂછ્યું તો બંને સરખો જ જવાબ આપ્યો ભાઈ તું તો એકદમ ભૂખાડવો છે તું તારી રોટલી ઊંઘમાં જ ખાઈ ગયો હોઈશ મનુ એના ભાઈઓના જવાબ સાંભળીને ચૂપ થઈ ગયો થોડીક વાર આરામ કરીને ત્રણેય જણ એમના પ્રવાસમાં આગળ વધ્યા મનુ ભૂખા પેટે જરા પણ ચાલી શકે એમ નહોતો હો એણે એના બે ભાઈઓને કહ્યું મને ખૂબ જોરથી ભૂખ લાગી છે હવે મારાથી ચલાશે પણ નહીં તમે બંને થોડીક થોડીક રોટલી તમારા ભાગોમાંથી મને આપો કેવી રોટલી અમે અમારા ભાગની રોટલી તને આપીશું તો અમે શું ખાઈશું લો બોલો આમ કહીને એને ભૂખ્યો ને તરસો રસ્તામાં મૂકીને બંને તો આગળ વધ્યા મનુ ભૂખ્યો તરસો વ્યાકુળ બનીને રડવા લાગ્યો થોડીક વારમાં જ એક વેપારી ત્યાંથી નીકળો મનુને આ સ્થિતિમાં જોઈને એના પર એમને દયા આવી એમણે પૂછતા મનુએ માંડીને બધી વાત કરી એ વેપારીએ મનુને રોટલી ખવડાવી પાણી પાયું અને પછી એને પોતાની સાથે લઈ ગયો વેપારીએ મનુને કહ્યું તું અમારા ઊંટોની દેખભાળ કરજે હું તને મહિને પાંચસો રૂપિયા આપીશ પાંચસો રૂપિયા મનુ તો ખુશ થઈને બોલી ઉઠો હા પૂરા પાંચસો રૂપિયા આપીશ તને વેપારીએ કહ્યું મનુ તો તરત તૈયાર થઈ ગયો અને એ તો ભાઈ મન લગાવીને કામ કરવા લાગ્યો બે વર્ષ સુધી મન લગાવીને કામ કર્યા પછી એક દિવસ મનુએ વેપારીને કહ્યું શેઠ સાહેબ મને મારી બાની ખૂબ જ યાદ આવે છે હું મારે ગામ મારી માને મળવા જવા માંગુ છું વેપારીએ એને રજા આપી અને એના જમા થયેલા પૈસા પણ એને આપી દીધા એને કામ કર્યું હતું ને મનુ પૈસા લઈને પોતાને ગામ ગયો એની બાતો એને જોઈને ખૂબ જ રાજી થઈ ગયો મનુ ના બે ભાઈઓ ઘરે જ હતા એમની એ દુઃખી સ્થિતિ એ દિવસે બંને ભાઈઓ એ પોતાના ભાગની રોટલી ખાઈને વગર રળે જ ઘરે પાછા આવી ગયા હતા અને કશો જ કામ ધંધો કરતા નહોતા એમણે નાના ભાઈને ઘરે આવેલો જોયો તો બંને તો ભોઠા પડી ગયા શરમાયા બાએ ધમકાવતા એ બંનેને કહ્યું અરે મૂર્ખાઓ હજુ પણ સમય છે તમારા નાના ભાઈ પાસેથી શીખો બીજાના ભાગની રોટલી ક્યાં સુધી ખાતા રહેશો મહેનત કરીને કમાઈને ખાતા શીખો બંને ભાઈઓ બાની વાત સમજી ગયા હો કે મહેનત તો કરવી જ જોઈએ કામ તો કરવું જ જોઈએ ત્યારથી બંને ખૂબ જ મહેનત કરીને કમાવા લાગ્યા બા પણ આ ત્રણેય દીકરાઓને મહેનત કરતા જોઈને ખુશ થઈ ગઈ આ તો ભાઈ નિર્વા બેન ચાહત આવી હતી આ મજાની વાર્તા તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને યશવંત કડીકરની આ વાર્તા હતી ઓ ભાઈ ચાલો આવજો તમે આ વાર્તા તમારા ભાઈ બહેન બેનપણીઓને કહેજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો